એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ધવલભાઈ આવ્યા છે ઐશ્વર્યા છે અને મીઠડી પૃથા પણ છે ને શું અરે વાહ ભાઈ આવો આવો મારા નાના મોટા ભૂલકાઓ આજે હું તમને સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ વાર્તાનું નામ છે બગલો અને શિયાળ <laughs> સાંભળો સાંભળો એક હતો બગલો તમે જોયો છે ને સફેદ સફેદ હોય હા એક હતો બગલો અને એક હતું શિયાળ બંને પાક્કમ પાક્કા ભાઈબંધ હતા હો એક દિવસ શિયાળ કે બગલા ભાઈ આજે મારા ઘરે જમવા આવજો મેં ખીર બનાવી છે બગલાભાઈ તો શિયાળભાઈના ઘરે ટપાક ટપાક ટપાક ટપક ચાલતા ચાલતા ઘરે ગયા પણ શિયાળે ચાલાકી કરી હતી હો તેણે પહોળી થાળીમાં બગલાભાઈને ખીર પીરસી બગલાભાઈ પોતાની ચાંચ વડે કઈ રીતે ખીર ખાય એની ચાંચ તો બહુ લાંબી હોય ને થાળીમાં કાંઈ ખીર ખાઈ શકે શિયાળ તો પોતાની થાળીમાંથી એમ ખીર ચાટી ગયું બીજા દિવસે બગલો શિયાળને કે શિયાળ ભાઈ આજે તમે મારા ઘરે જમવા આવો મેં પણ ખીર બનાવી છે સરસ મજાની બદામ ને પિસ્તા ને એવું બધું નાખ્યું છે શિયાળ તો ખીર ખાવાના લોભથી બગલાના ઘરે ગયું પણ બગલાએ પણ ચાલાકી કરી હતી હો શિયાળની જેવી એણે શું કર્યું ખબર છે બગલાએ એક સાંકડા મોઢાવાળા કુંજામાં શિયાળને ખીર પીરસી આ સાંકડા મોઢાવાળો પોટ ફ્લાવર પોટ હોય ને એવો કુંજો બગલાએ એવા કુંજામાં શિયાળને ખીર પીરસી કુંજાનું મોઢું તો બહુ સાંકડું હતું ભાઈ શિયાળભાઈનું મોઢું સાંકડા કુંજામાં કેવી રીતે જાય એવડું મોટું કાંઈ જાય કોઈ દિવસ તો બગલાએ પણ શિયાળને બતાવી દીધું કે જેવું કરો એવું ભરો બગલાએ કુંજામાં ચાંચ નાખીને ચપ ચપ ચપ ચપ કરીને ખીર ખાઈ લીધી અને શિયાળભાઈ તો પડ્યા ભોઠા <laughs> તો જેવા સાથે તેવા થયા આ બગલા ભાઈ તો ભાઈ મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ ભાઈ આવજો